એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જાફરાબાદમાં બેઠા બેઠા ઇમ્તિયાઝ વાર્તા સાંભળે છે આવો આવો ઇમ્તિયાઝ ભાઈ આજે હું તમને બધા ભૂલકાઓને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ રતિલાલ નાયકની આ વાર્તા છે એમણે મને કહી છે અને હું તમને કહું છું તમે પાછા તમારા ભાઈ બહેન ને બેનપણીઓને કહેજો વાર્તાનું નામ છે મારા દાદાના દેશમાં હું બોલવાનો <laughs> દિવાલની પાસે બાંધ્યો ઘોડો ઘોડાએ કરી લાદ લાદ કુંભાર લઈ ગયો કુંભારે ઘડ્યા વાસણ વાસણ ઘડીને તળાવની પાળે સુકાવા મૂક્યા તેણે તળાવની પાળે ગાય આવી ગાયનો પગ અડ્યો અને વાસણ ફૂટી ગયા કુંભાર કહે ગાય ગાય વાસણ કેમ ફોડ્યા શું કરું ગોવાળ ચારો નથી ચરાવતો મને ગાય બોલી કુંભાર ગયો ગોવાળ પાસે જઈને એને કહ્યું કેમ રે ગોવાળ ગાયને ચારો કેમ નથી ચરાવતો ગોવાળ કે હું શું કરું બાઈજી રોટલા નથી ઘડી આપતી કુંભારે બાઈજીને કહ્યું બાઈજી ઓ બાઈજી રોટલા કેમ નથી ઘડતા બાઈજી કે શું કરું વહુ લોટ નથી દળતી કુંભારે જઈને વહુને કહ્યું વહુ એ વહુ લોટ કેમ નથી દળતી વહુ કે શું કરું ઘંટી ઉપર મહેમાન બેઠા છે કુંભારે જઈને મહેમાનને કહ્યું કેમ ભાઈ મહેમાન આ ઘંટી ઉપર કેમ બેઠા છો મહેમાન કહે શું કરું ક્યાં બેસું બહાર વરસાદ વરસે છે કુંભારે વરસાદને પૂછ્યું કેમ વરસાદ ઓ વરસાદ અત્યારે તું કેમ વરસે છે વરસાદ કે શું કરું આકાશમાં વીજળી ચમકે છે કુંભારે વીજળીને પૂછ્યું વીજળી ઓ વીજળી તું કેમ ચમકે છે વીજળી કે શું કરું કેમ ન ચમકું આકાશમાં મેઘ ગરજે છે મેઘ વાદળ ગરજે છે કુંભારે જઈને વાદળને મેઘને પૂછ્યું મેઘ ઓ મેઘ તું કેમ ગરજે છે મેઘ કહે શું કરું હું કેમ ન કરજું મોર બોલે છે જુઓ કુંભારે જઈને મોરને પૂછ્યું મોર ઓ મોર તું કેમ ટહુકે છે મોર નાચ કરતા કરતા બોલો હું કેમ ન બોલું હું તો બોલવાનો ને નાચવાનો મારા દાદાજીનો દેશ છે આ મારા દાદાના દેશમાં હું બોલવાનો ને હું તો નાચવાનો કુંભારે થાકીને કહ્યું ભલે ભાઈ નાચ ને બોલ તું નાચીશ ને તું બોલીશ એટલે વરસાદ થશે વરસાદ થશે એટલે બધું લીલું લીલું થશે લીલું ઘાસ ગાય ચરશે ઘાસ ચરવા એ ખેતરમાં જશે એટલે તળાવની પાળે એ નહીં આવે હું નવા વાસણ ઘડીશ કુંભાર વાસણ ઘડવા ગયો અને મોર તો નાચવામાં મગન થયો તો ભાઈ આ દરેક વસ્તુનું એક કારણ હોય છે હો તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં મોર આવશે મેઘ ગરજશે અને આપણે બધા નાચીશું આવજો